નિશ્ચય ને મોર બાકી નથી એટલે આપડે શું કહીએ છીએ કે ઘણા નીચે થઈ બેઠા કે વ્યવહારના બેઝમેન્ટ પર નીચે હોવું જોઈએ વ્યવહાર આદર્શ હોવો જો માગણી છે હાથ જોડીને જ્ઞાન એક હાથ છે કે આપણે જ્ઞાન તો આપ્યું હવે જ્ઞાન ની જોડે જે આનંદ આવવો જોઈએ એ જોઈએ છે આ જ્ઞાન શું છે સંસારમાં મુક્તિ છે મુક્ત દશા સંસાર આ ખબર ને કઈ દશા ત્યાં મુક્ત દશા સંસારમાં મોક્ષ સંસારમાં બેઠો મોક્ષ વિતરાગતા રાગદ્વેષ નહીં થયા હવે સંસારમાં મોક્ષ એટલે શું એનો અર્થ સમજાવું તમને તમે જે ખોળો છો આપણે ખોલશો નહીં એટલે એની મેરે આવી પૂરે સંસાર નો ભોગ થવો તે સંસારના દુઃખોથી મુક્તિ આ જગત આખા સંસાર દુઃખથી જ પ્રેરિત છે છે અને માગણી શું કરશે હે ભગવાન મને આ દુઃખથી મુક્ત કરે શું માગણી કરે છે આ સર્વ દુઃખો નો ક્ષય કરનારો વિતરાગ માર્ગ એ સર્વ દુઃખો નો ક્ષય થઈ ગયો ત્યારે દુઃખો નો ક્ષય થઈ ગયો પણ પેલું ઉત્પાદન ચાલુ થયું નથી ત્યાંથી પાટલા ઓછાપ લઈને આવ્યો હતો તે બેંકમાં ભરવા પડે એ પાંચ બે ચાર વર્ષમાં પૂરા થઈ ને જે એ ચાલુ તમે ખબર ને હા ઓવરડ્રાફ્ટ લાયા છે કોઈ વધારે ઓવરડ્રાફ્ટ લાવ્યો બધા પંદર વર્ષો માટે આ સર્વ સંસાર ભગવાને શું કરવું કે વિતરાગ વાણી વિના અવર નો કોઈ ઉપાય તેના માટે સંસાર વસ્તુની મુક્તિ માટે વિતરાગ વાણી ત્યાં ઉપાય નથી અને ભગવાન તમે અમારા સંસારના દુઃખો બધા મટી જશે કારણ કે અમારી વાણીથી તારા સર્વસ્વ નો દુઃખો મુક્ત થઈ જશે ચલો એવું આજે રાખતો નથી મારે દુઃખ જોઈએ મારા દુઃખો થી છૂટ બહુ થઈ શું કે છે ત્યાં દુઃખ પહેલી સર્વ દુઃખો થી મુક્તિ એનો નફો સંસારનો બેઠો અને પછી મૂળ દેહ થી મુક્તિ એ પેલો પેલો મોકલ એટલે ખોલતો ને ત્યારે આવીશું એટલે આપણે પણ આપ તો જ્ઞાની છો આપ તો જ્ઞાની છો ત્યારે ભરી જશે ઓવરડ્રાફ્ટ તરત ના કરીએ આ કેરી હોય ને તો આબો આપણો હોય આબો આપણો હોય અને કેરીને આપણે રાજુ કહીએ તું પાકું તારું હોય દઈશ તું પાકું તારું દઈશ વહેલી પાકી જાય ને વહેલી પાકી જાય એ દાખલો ભરે નહીં આપણે હેરાન થઈ જઈએ એટલે આપણે કહીએ કે મારે પાકેલી તારે ખાવી છે તારી અનુકૂળ આવે ત્યાં તું હું ત્યાં સુધી મારે ઘેર જઉં આપણો અબો કરીને આપણી કેરી આપણા હાથમાં સત્તા નહીં કરતો હોય હા ઉપરથી હાથ થઈને આવ્યું હોય રાખ પડી હોય તો આપણે ઘેર લાવીને ના પાકતી હોય તો બહાર મૂકીએ બીજું મૂકીએ એનો ઉપાય હોય પણ પેલી કાચનો ઉપાય ના કે હું માગે નહીં મળે સાત રીતે મળશે કે હું એમ સમજુ છું કે માગે નહીં મળે સાત મળશે બસ માગો નહીં મોડા પર તેજી આવી આનંદ આવે શું શેનો દસ વર્ષ નાના લાગે છે સંયમ નહીં નિરંતર સંયમ સંયમ પ્રયોગ કહેવાય જયારે આજે આચાર્ય મહારાજ લૌકિક રીતે સંયમ કેવાય પણ વાસ્તવિકતામાં સંયમ નથી ભગવાન ના પાડે ભગવાન પાડે તે ભગવાન ના પાડે તે સાચું કે લોક કે ભગવાન કે કેમ કે છે સંયમ ના દેખાવા પડાય ભગવાન શું કે છે અમે સંયમ કચાયો સંયમ ને સંયમ કહીએ છીએ વિષયના સંયમને અમે સંયમ કહેતા નથી વિષયના સંયમને અમે ત્યાગ કહીએ છીએ આ થયું ને અને કસાયના સંયમને અમે સંયમ એ સંયમ કરતા કરતા કસાય મુક્ત દશા થઈ એ પૂર્ણ દશા પૂર્ણ થઈ કહેવાય સંયમ કરતા કરતા અને તમારે સંયમી થઈ ગયા જેને આ થયા દોષ હૃદય થાય નહીં કયા કયા ધ્યાન વર્તે છે તમને માઠા ભાવ થઈ જાય છે માઠા ભાવ થઈ જાય છે તરત જ એમ થાય છે ભૂલ કરી પણ તરત જ એમ થાય છે કે અમે ભૂલ કરીએ ના એટલે આ તમે કહું કે રિલેટિવમાં જે ડિસ્ચાર્જ ભાવ છે એ માથા ભાવ થાય છે ડિસ્ચાર્જમાં ડિસ્ચાર્જમાં માથા ભાવ થાય છે ને અને ચાર્જ થતો નથી માથા ભાવ પર તરત જ એમ કે છે કે આમ ના હોવું જોઈએ આમ ના હોવું જોઈએ એમ કે છે શું કે છે એ સંયમ એ સંયમ નહીં તો માથા ભાવ થાય તેની હાથે એકાકાર થવું એનું નામ થઈ જુદું જુદું રહે છે ને માથા ભાવ થી આ માથા ભાવ ઇફેક્ટિવ વસ્તુ છે ટળે નહી ટાળ્યા ટળે નહી સમજ અરે અત્યારે અત્યારે આ અંગત કોકને ધડકાવે તો તમને અંદર થાય કે આમ ના હોવું શા માટે શાને થાય એટલે મંગળદાસ કરે એ તમે જાણો આ ભાઈ આવું કરે એ તમે જાણો અને તમે જાણનારા દેવની વાત સંયમ પરિણામ ને જાણનારા સંયમ ને જાણનારા તમે પોતે અનુભવ આવે છે ને હા આ બધું વ્યાસો આ કાપ અને ઘેર બેનને કેતા રહેજો જરા થોડું થોડું કેવી કહ્યા ને દાદા બરોબર અચિતા જાય કાપો છો એમને આ પણ ગુંચાય નહીં કારણ કે એનામાં આ જાય ઉઠા અને એમને દાદાનો સ્વભાવ કેવો કે સ્ત્રીઓને તો એમને જ એ કરી નાખે કારણ બુદ્ધિ ચુકાય એની જોડે આ વાતો કરવા જેવી ગુંચાઈ જાય એટલે કહે દાદા તમને યાદ આવવાથી તક આખો દઈ આખો દાડો યાદ આવે કુમળી જાતી ની બુદ્ધિ ની પહોંચે ની આખો ફેર પડ્યો છે હવે જો ફરી વાર કે આવીએ આ ગોઠવે છે કે અમારા સાઈ દળાઈ આવતું ક્યાં એના સંકલ્પ કર્યો યોજના કરી એને તો એને શું અર્થ પડી છે તે જ જોવાનું <laughs> તમે આવું પડ્યું પણ જયારે તરફ પાડી મળ્યો એ શીખ્યા શું ના શીખ્યા જો શીખ્યા આ પડ્યો કે આવી કોઈ સંકેત આવ્યો મારું પ્લાનિંગ શું હતું કે કોઈ મકાનમાં ખાનગી પ્રાઇવેટ મકાનમાં કે કોતો ઝાડ નીચે મારે ઉદ્યાનમાં મારે વાત કરવી મારે આશ્રમ આશ્રમ તો લોકોએ શ્રમ ઉતારવા માટેનું સાધન ખોરી કાઢ્યું શું ખોરી કાઢ્યું શ્રમ ઉતારવાનું સાધન શ્રમ ઉતારવાનું સાધન હા ઘણા બધા કંટાળા હોય આવી પડી પંદર પડી રહે સત્યુગમાં શું આશ્રમ એ પોતે મોક્ષ માટે પ્રયત્ન કરતા અને આ કલયુગ પર શ્રમ ઉતારવા ઘેર બની વડનારી વડનારી કોઈ ગેરનાર નહીં વડનાર છોકરા પોતાના બને વડનાર નહીં રહે જાણું કેવું આ બધા કચરા અમે તો બ્રહ્મચર્ય રસ પાડવાનો છે એ મારે ના કેમ કહેવાય એને બહુ વખત કહેજો કે પૈણો પૈણો વય ના પડે જબરદસ્તી કરાય ન થાય બધું મારે એને આ રસ્તે હવે એ રસ્તો થાય જ્ઞાન લીધેલું હોય એમને રહેવા માટે વેગ ના એટલે પછી આ નવા વેગમાં ઉતર્યા કશું લેવાય નથી અમારે અમારા વાત કરી પણ એટલા એ છોકરાઓ પૂરતું થતા હોય એટલા પૂરતું કરવો પડે અમારે આ ઝાડ નીચે બેસી નિરત અમારે કશું જોવો તમારા ચંદ્રજી કે છે આ બદલી નાખો કે હા નથી આવ્યો અમે તો ઉદયાધીન ભાઈએ તો આપણે જે કામ કરવો બધું વ્યવસ્થિત રીતે થયા જાય હવે જે માણસોનું ઉત્પાદન તૈયાર હો તો આત્મ સમાગમ મળે જે માણસો નું ઉપાદાન તૈયાર હોય તો આપનો સમાગમ મળે ઉપાદાન તૈયાર હોય કે ના હોય પણ જે ભાગ થયું છે ને એને હું બનવું ઉપાદાન તો હું હા રોગ ગેર માં ઊંચું કરી આપું ક્રમિક માર્ગ નિયમ છે કે ઉપાદાન નિમિત્તે ભેગું થાય કાર્ય થાય અને એટલી બધી કે કઈ પણ અપવાદાન નથી તારે મને પૂછે છે કે હું અધિકારી ખરો મને મળ્યો માટે અધિકારી એ મળવું એ થાય છે કે સરકસ આવી જશે એટલે જિલ્લા મળ્યા એટલે પામ્યા એ શબ્દ હારો મોટી કર્યો છે સર્કમસ્ટન્શિયલ એવિડન્સ તમારી ભાષાનો છે સાયન્ટિફિક બહુ સારો શોધી કાઢ્યો છે શબ્દ નીકળેલો હું મેટ્રિકમાં ફેલ થયેલો છું આજે અંગ્રેજી બોલું છું એટલે ક્યોથી બોલાય છે એટલે પછી મને બધા કહે છે દાદા તો બહુ હાર બોલે છે ને બધી બહુ ઊંચું ભણેલો લાગે નથી ભણેલો ભાઈ આ બોલે છે હું ડોક્ટર છું અને પેલો શબ્દ આવે છે આપણા ચોપડીમાં ડિસ્ટર્બ થવા દે છે પણ ચાર્જ ના થવા દે છે ડિસ્ચાર્જ થવા દે છે પણ ચાર્જ ના થવા નથી ઋષભદેવ ના વખત થી વાત કહું ઋષભદેવ ભગવાન ના વખત થી આદિ તીર્થંકર એમના વખતથી જે આ દેશમાં ભારત દેશમાં ધૂળ પડવા મળી તે તાકથી ચોવીસ ચિતકો થઈ ગયા કોઈ પૂજો વાળનારો નથી નીકળ્યો આ પૂજો વારંવાર ભાગ્યા આટલા આ કોઈ તીર્થે ગૌરવ પૂજો પડતો પડતો આવ્યો તે પૂજો વારવાનો મારે લાગ્યા છે તથા નિમિત્ત છું એ વારી જશે શું કહ્યું આ આ કામ છે મુશ્કેલ કામ છે આ મુશ્કેલ કામ છે તમારું શરૂ થઈ ગયું ને એ બંધ પડ્યો એ શબ્દોમાં બીજા શબ્દો જોડ્યા નહીં સૌથી બને શબ્દો ફેરવો તો લોકોને પહોંચે નહીં તો આ એ શબ્દો નહીં પહોંચે જો કોઈ પહોંચે એવો શબ્દ છે શું કહેવા માંગુ છે ડિસ્ચાર્જ કહેતા ને સમજી જાય નહીં અને નિર્ધા કહેતો નિર્જા કહેતો <coughs> નિર્જરા શબ્દ વાપરીએ તો સામાન્ય માણસો ને એ શબ્દ જરા ભારે લાગે સમજાય સમજાય એટલે અત્યારની ભાષાની અંદર મૂક્યો એટલે બધાને જરા કલ્યાણ કરી ગયા ઘણા લોકો નું એમની હાજરીમાં બધું થાય પણ તીર્થંકર ના હોય ને વિજ્ઞાની કોક ફેરો પાકે વિજ્ઞાની તીર્થંકર તો વિજ્ઞાની હતા પણ વિજ્ઞાની એમની ભાષા ના હોય એની ખટપટ ના હોય ને હવે આ વેદાંત માર્ગમાં બે બે દાખલા છે ચાર દસ લાખ વર્ષથી એને એ દાખલા આવે કે બરેલી દોરીમાં સાપ રીભ્રાંતિ શું કે છે આ બે ચાલુ આવે ને બે શબ્દ બીજા શબ્દો કોઈ આવડ્યા નહીં કોઈ આ દસ લાખ કોઈ એવો પાછો નહીં આ શબ્દ તો પીડ્યા લે તો લોકો હું પડે અત્યારે લોકો સમજી ગયા આ તો ડાયા માણસો આટલા ચીપડા જોયા લોકોએ આવે શું કે અરે પણ ચીપકવાથી પ્રમાણ થાય થાય છે કોઈ એટલે આ લોકો સમજી ગયું બધું એના એ તો શબ્દો એવા ફેરવો કે જગત આપણી થઈ જાય એક્સેપ્ટ થઈ જાય પછી લાવે વિજ્ઞાન સિવાય કોઈ જેવી જગ્યા નહીં આ જૈન ધર્મ પહેલા પહેલા થતો ફેરફાર થાય છે અને અને અથેળી એટલો તમને જે જ્ઞાન આપ્યું તે આત્મા રહે વાંચવું ના પડે કરવું ના પડે અને ભાઈ ચેતન કામ કર્યા કરે બસ વિજ્ઞાન કામ કર્યા કરે વિજ્ઞાન એટલે કોક ખરો વિજ્ઞાની આ તેને તેથી આને કહ્યું છે કે અક્રમ વિજ્ઞાની દસ લાખ વર્ષ એક હોય ત્યારે લોકોનું કલ્યાણ થઈ જાય ઘણા લોકો જ્યાં તીર્થંકર વખતે થાય એવું આ અક્રમ વિજ્ઞાન એ વખત ઘણા લોકો તીર્થંકર ના માટે તો એમ કહેવાય છે દરેક તીર્થંકર માટે તીર્થંકર તરીકે જયારે જન્મ લે એના ત્રણ ભાવ વકાળ ત્રણ ભાવ પહેલા એવી એમને ભાવના થાય છે ઓટોમેટિકલી કે સભી જીવ કરવું શાસન નથી શાસન છે હું દરેક જીવાત્માઓને ચોરાસી લાખ જેટલા છે માણસ પશુ પંખી વનસ્પતિ એક ઇન્દ્રિય બે ઇન્દ્રિય તે ઇન્દ્રિય જેટલા છે બધા હું શાસ્ત્રના રક્ષા કરવાનું કલ્યાણ આવી ઉત્કૃષ્ટ ભાવના ભારત એ જે ખોફ થયું એની ઇફેક્ટ આખી ના ભાવમાં એ જે ભાવના થાય છે એની ઇફેક્ટમાં તીર્થંકર એ તીર્થંકર ગોત્ર બધે આ ભાવના અને આ જે તીર્થંકર ભાવ બધ્યો એ ડિસ્ચાર્જ કર્યું હવે દાદા શું થાય બે માં મતમતાંતર છે શ્વેતાંબર અને દિગંબર દિગંબર એમ માને છે કે કેવું જ્ઞાન થયા પછી માત્ર આખા શરીરમાંથી ઓમ એકના બીજો શબ્દ કાઢતા નથી દિગંબર અને શ્વેતાંબર મત મતાંતર છે દિગંબર એમ કે છે કે કેવો જ્ઞાન થયા પછી તીર્થંકર આખા શરીરમાં ઓમ સિવાય બીજો કોઈ શબ્દ કરતા જ નથી પછી એ ગંધરો એનો અર્થ કરી અને પછી શાસ્ત્રો રચે ગંધરો એનો અર્થ કરીને શાસ્ત્રો રચે છે ના એવું નથી તીર્થંકરો નો તમોવસરણ થાય તે જ્ઞાન થયા પછી દેવ લોકો સમોવર્તી ધરશે ને અને ઠીકડી તીર્થંકર ની દેશના નીકળે દેશના દેશના નીકળે એટલે બોલવી ના પડે માલકી હું બોલ્યો એવી માલકી નથી જને હું પણ એની માલકી નથી મારા પણ એની માલકી નથી તે દેશ ના કેવાય શું કહેવાય ભગવાન ની વાણી દેશ ના રૂપે નીકળ્યા જ કરે અને તે બધે પોતપોતાની ભાષામાં સમજી જાય આ હું જે બોલું છું કઉ છું કે તે આપણે એ દેશના એ દેશના આ દેશના ફેર એટલો છે કે આ શાક પડ્યા વગરની કેરી છે પાકેલી અને પેલી શાક પડેલી છે માટે આ જરા મોડી લાગે છે એટલો સ્વાદ આવતો નથી ખબર ને કારણ શાક પડ્યા વગરની કેરી પેલી ચાક પડેલી એટલે આ દેશના ફેર એટલો છે નહીં તો માણસ મંત્ર મંત્ર મુક્ત થઈ જાય અત્યારે મંત્ર મુક્ત છે પણ અમારી દેશના જરા આટલું ગોળું છે શું છે બધાને પોતપોતાની ભાષામાં સમજાય છે અત્યારે વૈષ્ણવ હોય સ્વામિનારાયણ હોય કોઈ પણ હોય જૈન હોય મુસ્લિમ હોય દિગંબરી હોય તે પોતપોતાની ભાષામાં સમજાય છે શું કહેવા માંગુ કારણ તેદારે પૂછતો દરબાકા વ્યવસ્થા હતા વધારાનું એટલું લખ્યું કે તીર્થંકર વખતમાં જાનવર પણ પૂછતો એમની ભાષા ઉઠી જતા જો એક સમજવા જેવી વાત મારી ભાષા જાનવર સમજી જાય પછી તીર્થંકર ની અવસ્થા તો એવી નહીં આવો જય તમે અને વ્યવહાર થી મંગળદાર વ્યવહાર નાટક છે ડ્રામા વિતરાગ વિતરાગ રાગદેશ વગર વ્યવહાર કરવો એમનો ડ્રામા ડ્રામા કોણ નામ કે પેલો ગોળી વાળી લઈ જતો દાંતેક માં હું આમ કરીને ગઈ એટલે રાત્રે જગત નો વ્યવહાર એનું નામ નાટકી વ્યવહાર સમજ ત્યારે આ મગજદાર નાટકી વ્યવહાર ચલાવે પણ વ્યવહાર તેના આધીન કરતા થયા હતા માટે આ વ્યવહાર ઉભો થયો શું થયું હવે તમે શું કહો છો કે સાહેબ હું તો કરતા હતો જ નહીં યાર ભૂલતી માની બેઠો તો શું કહો છો કરતા હતો નહીં એમ તો હું હતો જ નહીં યાર મારી ભૂલતી માની બેઠો હતો હું કરતા છું ભોગતા પણ કોનું મેં તો ઘટતા પણ ભૂલતી મારી હતી ભાઈ ભોગતા પણ ભૂલતી નહીં મારી બહાર ભોગતા પણ મંગળતા હતું ભાઈ ને શું કહેવાતું હા કરતા પણ તો છોડાવડાવી તમે ભોગતા પણ બધું નું છે એને મંગળદાસ ની સેવા અડચણ પડશે તું થાપ હરિધામ દેખાડી અને હું કઈ કે તમારી જોડે ગભરાશો નહીં એટલે તમારે મંગળદાસ એમ કેવું કે આમ શરીરમાં જરા શું કારણ એમાં શું ગભરાવું છું અમે જે ત્રાસું નહીં કહીએ એટલે આમ આ રીતે હું જોઈ અને અમે રોકો ખબો કે અમે તમારા જોડે છીએ એટલે ભાઈ શાંતિ કરી જશે ને ગમે એવા મહાન દુઃખો આવે તો કરી દે કારણ ભગવાન પોતે ખબર ઠોકે ત્યારે કેવો ભગવાન કેવો એટલે આ ચિત્ર આવતા પેલા વિચારજો આપણે જ્ઞાતા કરતા રહ્યા ભોગતા નથી શું નથી ભોગતા નથી માત્ર હા ઘણા ભોગતા છે ગરીબ પાર્કમાં ભોગતા છે કવિ પાર્કમાં બરાબર ને એ તો શું કહે કે એક માર્કમાં કે જી વેદકતા વાળો થઈ ગયે જી વેદકતાનો ફેર થઈ ગયે ઓલા વેદકતા તો લક્ષણ એટલે જાય જ નહીં આપણ શું કહે નિર્વેદ છે સ તે વેદના વેદને જાણનો નિર્વેદક છે નિર્વેદક છે વેદનાને એ જાણનો વિજ્ઞાન ને જાણનાર થયો અરે નહીં વેદના અમારી વેદનાઓ નહીં હશે આ ફ્રેક્ચર થયું હતું આ ભાગ અહીંથી ઉડી ગયો હતો આ કશું થયું નતું પલક માંથી ઉભો થવા ગયો આથી ચાર વર ઉપર ખાલી ઉભો થવા ગયો કે લાગે ભારી વાત ઠંડક બહુ આવે છે ઉભો થવા ગયો તારું બોલ શું દેજમ પગ આડો પડ્યો કે વાટી પડી ગઈ કે અહીંથી તિરાડ પડી ગઈ પડી ગયો પડી ગયો એટલે તિરાડ પડી હવે પછી મારા થયું શું કે કોઈ બૂમ બમ પાડી નહીં અમારા રસિકભાઈ બેસી રહેલો રસિકભાઈ અંદર સુઈ ગયેલા આ ભાઈ અમારા અમારા ભાગીદારી કહે અમારે એક જ ઘર છે એને અવાજ સંભળાયો પણ એવું હોય તો હું કુમાર છું એ લોકોને કહા છું એટલે હું છે તે પલંગ પાસે પાછો આવ્યો આમ બેસી બેઠો આમ હાથ ધારી જાય અને પછી મેં આમ પગ વાવી અને પેલું એ કરી દીધું આસન કરી કે ભાઈ ભાજી ગયો આખો થયું થોડું રહ્યું છે પછી આ પલંગ ચડાવ્યો ત્યાં ચડ્યો એટલે મેં આ કઈક થયું એટલે પછી મેં રસી બિલકુલ મારી રસી ગઈ પછી બસ ઉપર ચડાવી મને કુવાડ્યો પણ હવામાં રાતે બીજે આવ્યા એના એ કરનારા પછી હવારમાં ડોક્ટર આવ્યા રાતે મોટા દવાખાના દર્શન પોતે જ આવ્યા પેલું એ લઈને આવ્યા એમને ખબર પડી શું લઈને આવ્યા નું મશીન ના કોઈ જવા દાદાજી અમારી વાત માનો તમે એમ્બ્યુલન્સ માં તમે જરાય આશ્ચર્ય પણ તો દવાખાના હેડો કે મોટો સાધનો સરસ અને અમને મજબૂતો ફાવે એટલે ડાક્ટર ડાક્ટર તમે પણ આયા જ તમને કેવી ખબર પડી તમને ખબર પડી ગઈ કે એટલે પછી ત્યાં ગયો જઈ પછી બધું જોડાયું કર્યું એટલે પછી અહીંયા આગળ ક્રેક થઈ ખબર પડી પછી મને કે છે આ તો બહુ દુઃખ થાય તમને તમે તીર્થ સહન કરો છો મતું ખબર નહીં દુઃખ થયું તેવું ડાક્ટર અજાવી રાખી કે આ દુઃખ તમને થયું નથી તમે સહન છુટકા નીકળી ગયો તમારે સહન છુટકા એક અહીંયા આગળ તમે ઇન્જેક્શન આપો તો મારે સહન નહીં થતું કારણ કે અહંકાર હોય તો સહન થાય આ સહનશીલતા કોણ કરે અહંકાર સહજ ભાવ સહનશીલતા ના હોય જય એટલે પછી ત્યાં બધા પછી ડાક્ટર મોટા ડાક્ટરે બીજા ડોક્ટર કહ્યું આત્મા જોવા જાઓ કે છે કે આ ફ્રેક્ચર થયું છે તે જ હાસ્ય થતું નથી જો એમનું હાસ્ય ટેન્શન રહી હાસ્ય તો જુઓ કે છે અને તો અપવાદ બધા હોવા માણસ હાસ્ય કરવા આવ્યા હોય ઘણા ડાક્ટરો જોયું કે આ થતું છે નાતા રસ્તા છે એટલું બધું આ આ વિજ્ઞાનમાં શક્તિ છે વાપરે છે રબા જો જે સમજણ આતે હે સમજવાની જરૂર છે કરવાની જરૂર નથી બરાબર એમાંથી આ થોડું વાત કરીશું તેથી કે અનંત પણ જતું રહ્યું નથી અનંત નું અનંત જ રહેશે શું કહ્યું એટલે વાંપી દેવાનું જે દુઃખ છે વાંપી તમે આપણે ઘરે શું જવાનું નેવું વરે ત્યાં શું નેવું હા આ ઉજવણી ગયા तो उधर गया भिन्न किया से समझ पीछे सब सरल है बिना समझ मुश्किल ये मुश्किली क्या करोगे मिल गया ઓગણત્રીસ નવ ત્યાંસી જૈત્યાપુર પારડી અમદાવાદ તાલુકા પણ જે વ્યક્તિને ગુરુ કરવા જાઓ ત્યાં ઘણું મોડું થઈ ગયું હોય છે સાંજ થઈ ગયો હોય ગુરુ ગયડા થઈ ગયા હોય ઘણું મોડું થઈ ગયું ગુરુ કરવા જાય ત્યારે ગુરુ ગયડા થઈ ગયા હોય પછી બીજો પ્રશ્ન છે એમનો ગણિત શક્તિથી ભગવાનમાં શ્રદ્ધાપૂર્વક રસ રહું છું પણ ડેવલપ ક્યાં મને જય બરોબર શ્રદ્ધા કરી નહીં ગણિત શક્તિથી વાપરો છો શક્તિ પૂરી વાપરે ને કરો છો ને બોલતા કે સીધું મકાનમાં કંકુ કોલસો અને નારા કરી નારા ખડી કોઈ મૂકી ગયેલું તેને લીધે કોઈ તાંત્રિક વસ્તુ મારા વિકાસને રોકી રહી છે કેમ બીજો પ્રશ્ન પર મૂકી જાય તો પૂરું કોલ થોડી નાણા થોડી હિન્દુસ્તાનમાં ક્યાં ના મૂકી જાય મંત્રીને અજ્ઞા દોડાય ના કે ઉપર પાછા શું ના કરે હિન્દુસ્તાનમાં પણ આપણો હિસાબ હોય તો કરે હોય એમને ના કરે આપણે હિસાબ હોય તો ચોથું બીજાના કામ થાય છે પોતાનું કામ નિષ્ફળ જાય છે બીજા કામ તમારે થાય નહીં પણ બીજા તમારું તો કરવું થતું નથી એટલે કુદરત તમને ચડાવવા માંગે નીચે ચડાવવા માંગે તમારી નીચે ઉતરવું તમારું કામ થશે અને બીજાનું કામ નહીં થાય તમારે ઊંચે ઉતરવું છે ઊંચે ચડવું છે ઊંચે ચડવાનું જ હોય ને તમારું કામ નહીં થાય બીજાનું એ તો સારું છે ને સારું લાગે અત્યાર સુધી તો સારું જ લાગે છે અત્યાર સુધી તો સારું લાગે છે ગુરુ કરવાની તમન્ના છે એ તમારી તમન્ના થોડા પૂરી થશે ભક્તિ ભગવાનના શ્રદ્ધાપૂર્વક રથ રહેતો ત્યારે નહીં થતું ત્યારે વચ્ચે ભગવાનમાં પૂરી શક્તિથી શ્યામાં રહેવું ભગવાન એ શું અને શ્યામાં એના માટે એક ચોપડી આપે એ કે અડધો કલાક કરવાનું કે છે તમારે અડધો કલાક થાય ખરું તમારાથી નૈસર્ગિક ઊંઘ છેલ્લા કેટલાય સમયથી આવતી નથી કેટલી ઉંમર થઈ ભાઈ સાડત્રીસ વર્ષ સાડત્રીસ સાડત્રીસ થ્રી મનથી દૂર કરવાનો કોઈ સચોટ ઉપાય સુધા બદલાનો ફરી કે છે પ્રભુ કે છે માલિક પ્રગતિ આવી ખુદા આપું ખુદા આપું ખુદા આપું કર્યું ગમે તો વારવા જતા એના થાય દીધા બધો પાડી બધું આ થોડી એવું કરું નહીં બે તારે ત્રણ દાડે ચાર દાડે પણ પૂરું થાય ફરી શરૂ કરું સમજું ને એનાથી તમે આ વિજય છે બધી બધા દેશો કરી પડશે હા હા લક્ષ્મીકાંત પૂછે છે કેવા કર્મ કરવાથી શારીરિક અને માનસિક પીડાઓ અને રોગો થાય છે કેવા કર્મ કરવાથી શારીરિક પીડાઓ અને માનસિક પીડાઓ એવા રોગો થાય છે કોઈ પણ જીવને શારીરિક સુખ દીધું કે માનસિક સુખ દીધું તેના ફળ આપણે શારીરિક માનસિક છે શારીરિક માનસિક આવે તો ભય રહેવું કે લોકોને દુઃખ થી તેનો સત્ય અને ગાળો આપ્યું હોય તો ગાળો આવશે તો ગાળો ના આપ્યો એટલે ના આવ્યા એનું નિવારણ શું એનું નિવારણ એનું નિવારણ આ મારું સ્વરૂપ નહી હું શું આ મારું સ્વરૂપ નહી કે તો કહ્યું જેમ ભાગીદાર નથી ત્યાં પુલમાં ભરી નાખ્યા જ નહીં પુલને પાપ એવો કોઈ ભાગીદાર ના પતિ પત્ની નહીં પણ ભગવાને ભાગીદાર નહીં કોઈ ભાગીદાર માટે ભલે જ્ઞાન છે બીજું કોઈ કરવાની જરૂર નથી બાકી જયારે જ્ઞાન ના હોય ત્યારે પુણ્ય કામ કરવો લોકોને સુખ આપવો કે એ પુણ્ય હાવ વહીવટીવાળા કામમાં પણ એને કહેવાય છે કે પુત્ર પિંડદાન ન કરે ત્યાં સુધી મા બાપ પોતે જતા નથી અક્રમમાં મોક્ષ માર્ગમાં પુત્ર કેવી રીતે મદદ થાય અસલમાં કોઈ પુત્ર કે કોઈ પુત્રી કોઈ મદદ કરનાર છે જ નહીં તમે જ મદદ કરનાર ને તમે જ એ કરનાર ગુનેગો તમારો બધા તમારે આ પુત્ર એ વ્યવહારિક વસ્તુ છે પીટદાર ને ત્યાં તમારે એ વ્યવહાર નથી જ્ઞાન દાન શ્રેષ્ઠ છે તો તેના પછી કયું દાન ઉત્તમ ગણાય સૌથી શ્રેષ્ઠ તો જ્ઞાન દાન નથી અભયદાન છે તમારાથી કોઈ જીવને ભય ના પામે કિંચિત માત્ર ના ભય પામે ત્યારે અભયદાન છે એની મેરે ભટકે સુધી પણ આપણા મનમાં એમ કે ભટકે તો સાત અને કેટલાક લોકો તો કૂતરું રસ્તા બેઠું હોય મારી પતિ આવ્યા મળે એને ભણતા મારી નથી ઘર બહાર તબી ભૂમિ એની બધા ગોપાલજી ભૂમિ છે એટલે જ્યાં બેઠું તો એમ બેવા રહેવાનું તગડા એમ બહાર છોડી કારણ કે ચાર ભયાત હોય છે ચાકો જવતા ઉપર ભયાત થયેલો હોય તેથી આ હિસાબ છે કુટુંબી છે કુટુંબ લેવા દેવાના મારે લક્ષ્મીકાંત શું થઈ ગયું હતું મેં આપતવાણીના બધા ભાગ તીર્થક એક બે તથા જૂનો અંકલ વાંચ્યા ગયા અવતારે જ્ઞાન લીધું તો જ્ઞાન લીધા પછી નાદા દ્રષ્ટા ભાવની અનુભૂતિ થતી નથી અનુભૂતિ જેમ તેમ કર્મ પક્ષે તેમ તેમ થશે કે બરાબર લક્ષ બેઠું નથી તે ગુગા થઈને સમજાવું આ પરિણામ તો જ્ઞાન લીધા પહેલા પણ થતું હતું પણ નાતા રસ્તા ભાવ સાક્ષી ભાવની તથા આનંદની અનુભૂતિ જ્ઞાન લીધા પછી થઈ નથી રાતે ધ્યાન કર્યું ત્યારે અને હું સુધા પર ભરેલા એમ કરતા તારે ઊંઘ આવી ગઈ સવાર ઉઠ્યા ત્યારે હું સુધારતો થઈને ઘરે આવતું હતું ભાવ આવ્યું આવ્યું હતું ને એટલે આપડે ભેગાયા સિવાય જાગ્રત થયું આપડે ઢંઢોયા સિવાય એટલે જાગ્રત થયું છે ચાલુ ઉકેલા છે હજુ તો હા ફરી કરો જરા જો જો જ્યાં રહીએ નાતા રસ્તા પેલી ભ્રાંતિ કહેવાય સાક્ષી ગૌરવ ભ્રાંતિ કહેવાય અને આ યથાર્થ જ્ઞાન કહેવાય શું એટલે કઈ હરકત નહીં આવે કઈ શાંતિ હોય નહીં બધી વળી પેલા કરતા શાંતિ વધી ગઈ ને બસ બધો પાકો ભરપૂર થાય ત્યારે તો આપણને આ જાગૃતિ આવે શું થાય જાગૃતિ વધારી તો ખબર પડશે મારી ઓફિસમાં ત્રણ ચાર ચીકણી ખાવી પડશે ભાવ થાય ભાવ થાય ત્યાં મળે નહીં તો આવા ભાવ અહંકારે કહીને દબાવી દેવાના કે ક્રિયામાં આવવા દેવાના આપણે દબાવવાના નહીં ક્રિયામાં આવવા દેવાના શું થાય છે જોવાનું તમે સમજો પ્રવીણભાઈ શું કરે છે તમારે બસ હા આ તમારી ફરજ જ્ઞાતા દેતા અને પ્રવીણભાઈ કોના આધારે ચેતા વ્યવસ્થિત ના આધારે તો ગમે ને સાહેબ કર્યા ખરાબ રીતે આવે તો આપણે કેવું કે પ્રવીણભાઈ સંભાળ નિકાલ કરો ભાઈ બોલવું એનો સંભાળ બીજું કશું ભાવે બીજા પ્રશ્નો એ બહેનો હોય તો થાય નિકાલ ના એ બહેનો જાતે હોય તો નિકાલ Thank you. પણ સામેની વ્યક્તિ નિકાલ ન કરે એ એના આપણા તરફના રાગને ચાલુ રહે તો આપણે મુક્ત થઈએ પણ એને ફાઇલ ચાલુ રાખી તેથી આપણે કેવી રીતે બંધન મુક્ત થઈએ ભગવાન મારી ઉપર એટલા બધા લોકો રાગ કરતા હતા અને એટલા બધા લોકો દ્વેષ કરતા હતા તો ભગવાન મારીને શું વિતરાગને ચોટે નહીં શું હવે પડી આ વિતરાગમાં અને રાત્રિ એટલે શરીરે તેલ ચોપડ્યા વગર બહાર ફરે છે અને પેલા તેલ ચોપડી ગયો જગત આખું ફરે છે જેટલી ગુરુ લે એ એમને અસવાટે અમને અસવાટે નહીં સમજ તને કહ્યું મારી આજ્ઞા એવું કે નહીં તારે તો તને નહીં ચોટે જા મારા આશીર્વાદ સમજાયું તને તે ચોપડે તો છોડે ને મેઘની જયારે શિકાર છે તેલ ને એટલે તેલ કહેવાય મેઘની શિકાર છે તેને આ ધૂળ ચોડે આ મારી પણ રાખ કરે કરે લોકો ભરાય કરે કારણ કોઈને ના ગમતું હોય કોઈને ગમે જો ગાળો આવે બોલે સતત રહેશે ને પોતે અધોગતિ જવાબદારી એને પોતાના માટે જ છે કોઈને જવાબદારી શું પોતાની જવાબદારી ફાવે કરે માણસ આપણે ના કેમ કે મારે આવું શું ના કરે આ સમજાવી શું ના કરે અને અમદાવાદ સમજાવવા ગુનો છે વકીલ હોય તો ગુનો કરતો દરેક ના દરે એટલે રાજદેવ જેવો છે વ્યક્તિલક્ષી હોય છે એટલે રાજ્ય જે હોય છે તે વ્યક્તિ લક્ષી હોય છે રાજ્ય જે હોય છે પોતે ભરે તેમાં આપણે એટલે બે વ્યક્તિઓનો અલગ પ્લસ વેર હોય એટલે બીજા સામે વેર હોય અને બે વ્યક્તિ ના વ્યક્તિ સામે વેર હોય એટલે જયારે હું તો પ્રતિક્રમણ કરીને સુધી જાઉં પણ એને તો મારા પ્રત્યે જે વેર હોય એટલે બીજા જન્મમાં મારા પ્રત્યે જેને વેર લેવાનો ભાવ હોય એવું નહીં તો મારો જે અહમ હોય એની સામે છતાં એક વાત કરી કે આપણા ઘરનું કોઈ માણસ હોય તો એના અપૂર્વને કેવું કે પ્રતિક વળતર આપે તો પહેલાનો પહેલાનું હમાહમી એ છે ઘર્ષણ છે શું એટલે ઘર્ષણ પરિણામ છે આ અહંકાર પરિણામ નથી અજ્ઞાન પરિણામ નથી આ એટલે આપણે એટલું કેવું એનું તે પ્રતિબંધ કરો એમ કેવું છે કે આ બે વ્યક્તિની વચ્ચે જે ભેર બંધાય છે રાગવેશ થાય છે હવે એમાં જો એ કે હું પોતે પ્રતિક્રમણ કરીને છૂટી જઉં હું પ્રતિક્રમણ કરીને છૂટી જઉં પણ પેલી વ્યક્તિ ભેર છોડે નહીં